પુષ્ટિમાર્ગ શું છે વલ્લભાચાર્યે પુષ્ટિમાર્ગ કાઢ્યો પાંચસો વર્ષ ઉપર જ્યારે મુસલમાનોનો બહુ કેર હતો આપણી સ્ત્રીઓ મંદિરમાં કે બહાર ક્યાંય નીકળી શકતી નહોતી હિન્દુ ધર્મ ખલાસ થવાની અણી પર આવ્યો ત્યારે વલ્લભાચાર્ય કાળને અનુરૂપ પડતા ધર્મને પુષ્ટિ આપી તે ઘેર બેઠા ભક્તિ કરાય એવો માર્ગ આપ્યો પણ તે ધર્મ તે કાળ પૂરતો જ રહ્યો માટે પાંચસો વર્ષ સુધી જ રહેશે એમ તેઓ જાતે જ કહી ગયા તે આજે તે પૂરા થાય છે હવે આત્મધર્મ પ્રકાશમાં આવશે કવિરાજે ગાયું છે ને મુરલીના પડઘે ઝૂમી જમુના બોલી શ્રીકૃષ્ણના પ્રકાશક આવી ગયા છે નવનીત કૃષ્ણ તો ગજબના પુરુષ થઈ ગયા વાસુદેવ હતા અને આવતી ચોવીસીમાં તીર્થંકર થશે કૃષ્ણ તો નૈષ્ઠિક બ્રહ્મચારી હતા નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે શું જેના ભાવમાં નિરંતર બ્રહ્મચર્યની જ નિષ્ઠા છે એ નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય ડિસ્ચાર્જ થતું અબ્રહ્મચર્ય છે અને ચાર્જ થઈ રહ્યું છે અખંડ બ્રહ્મચર્ય કૃષ્ણ ભગવાનને સોળસો રાણીઓ હતી છતાં તે નૈષ્ઠિક બ્રહ્મચારી હતા આ કેવી રીતે તે તમને સમજ પાડું એક માણસ ચોરી કરે છે પણ મહી નિરંતર ભાવમાં રમ્યા કરે છે કે ચોરી નથી કરવી તો એ નૈષ્ઠિક અચૌર્ય કહેવાય શું ચાર્જ થઈ રહ્યું છે તે એનો હિસાબ છે એક માણસ દાન આપે છે અને મનમાં હોય કે આ લોકોનું આમ પડાવી લઉં તો એ દાન ગણાતું નથી આ ઇન્દ્રિયોથી જે પ્રત્યક્ષ દેખાય તે નવું બાંધવા માટે ગણાતું નથી પણ મહી નવો હિસાબ શું બાંધી રહ્યો છે જે ચાર્જ થાય છે તે ગણાય તો પછી કૃષ્ણ ભગવાનને ચારિત્રવાન કેમ કહ્યા છે એ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા ઉલટું એમના ચારિત્રને દુશ્ચારિત્ર્ય કઈ વગોણું થયું છે કૃષ્ણ તો વાસુદેવ હતા વાસુદેવ એટલે શું કે બધી ચીજના ભોગતા પણ મોક્ષના અધિકારી હોય ગજબના પુરુષ હોય